એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો રાજકોટમાં બેઠા બેઠા મયુર વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન બીના પણ છે આવો આવો મયુરભાઈ બીના બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે ધ્યાનથી સાંભળજો તમને બધાને બહુ મજા આવશે અને વાર્તાનું નામ છે અજાણો બંસીવાળો આ અજાણો વાંસળીવાળો એક હતી વાંસળી એ તો એક વનમાં પડી પડી વાગતી હતી અને બહુ સરસ વાગતી હતી હો ભાઈ એના સૂરથી ખુશ થઈને એક બાળકે એને કહ્યું અરે વાંસળી તું તો બહુ સરસ વાગે છે ને કઈ તને સાંભળવાની તો બહુ મજા આવે છે આ સાંભળીને વાંસળીએ કહ્યું ભાઈ તારે ધન્યવાદ આપવા હોય તો ફૂંકને આપ આ ફૂંકના જોરે હું સરસ વાગું છું બાળકે ફૂંકને કહ્યું હે ફૂંક તને ધન્યવાદ છે હો તું તો આ વાંસળી બહુ સરસ વગાડે છે ને કઈ હા સાંભળીને ફૂંક કે ભાઈ આમાં મેં કાંઈ પરાક્રમ નથી કર્યું હું તો માત્ર ખાલી ફૂંક છું ખાલી હવા છું હવા અને આ વાંસળીનો વગાડનારો તો કોઈક બીજો જ છે ભાઈ બાળક કે બીજો કોણ છે વળી એ બીજો ફૂંક કે કોણ છે એની મને તો ખબર નથી પણ કોઈક છે ખરો જે વાંસળી વગાડે છે અને એ જ વાંસળીનો વગાડનારો છે અને વાંસળીમાંથી સૂર કાઢનારો છે આ તારામાં કોણ છે તને ખબર છે હે છોકરા તો પછી ધન્યવાદ આપવા હોય તો એ અજાણ્યા વાંસળી વાળાને આપ પછી તો ભાઈ બાળકે કહ્યું હે અજાણ્યા બંસી વાળા હે અજાણ્યા વાંસળી વાળા તમે બધા બહુ સરસ મજાની વાંસળી વગાડો છો અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ તો ભાઈ આ વાંસળીમાં અવાજ ક્યાંથી આવે છે એની તો આપણને ખબર ન પડી પણ પેલા છોકરાને ખબર પડી ગઈ કે આ વાંસળી કોઈક અજાણ્યો વાંસળી વાળો વગાડે છે તમને બધાને એ જડે ને તો મને કહેજો પાછા હો કે વાંસળી કોણ વગાડે છે ફૂંક વગાડે કોણ વગાડે વાંસળી વિચારજો ને આવજો તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી હોય તો આ વાર્તા તમારા ભાઈ બંને કહેજો પાછા આવજો